એ જે તો કગડાટ ના હોય કોઈ હોય એટલા હોય નહીં કરેક્ટ જે બન્યું એ કરેક્ટ જવાની ઈચ્છા થઈ કોઈ મુખ માં જવાની ઈચ્છા કરી બધાની થાય કે કેટલા અવતાર નો કરવો છે કેટલા જેટલો જલ્દી થાય એટલો એક This દાદા ભગવાન મને લોકો એમ જાણે કે મને કે છે મને કેતા નથી દાદા ભગવાન જે ચાલીસ પચાસ હજાર માણસ આવે છે એ બધા હું કહી દઉં છું કે આ પ્રગટ ચૌદ લોકો નો નાશ મહાવીર પ્રગટ થયા અમારી અંદર પણ દાદા ભગવાન તમારી એ ખરા પ્રગટ થયા પ્રગટ થયા ભગવાન તો એ પ્રગટ પ્રગટ કરવાનો રસ્તો બતાવો પ્રગટ તત્વતા ધ્યાન નિષ્તત્વ ના દર્શન કરતા બોલે પ્રગટ થઈ જાય શું થાય શું થાય પ્રગટ ના દર્શન કરતા કરતા પ્રગટ થઈ જાય પ્રગટ થઈ જાય ગજુ કાપના એને એ કરે તો એ ગજુ કાપનાર થઈ જાય ગજુ કાપનાર ને આપણે જોઈએ અહીં જ મોક્ષ થઈ ગયો છે મોક્ષ તો હા થતો નહીં અહીં ચાલો અહીં થયો અહીં ચિંતા રહી પણ ઘરમાં રહેવા થતા કશું દુઃખ નહીં ના ગામમાં કોઈને મોક્ષ મળેલો છે અહીં તારા ગામમાં અહીં કોઈને મોક્ષ મળેલો છે અમને ખબર નથી કે કોઈ કહેતું છે વાત તો કરી છે વાત તો ખબર મારી છે કઈ સબૂત નથી એની કોઈ સાબિતી નથી એમ પણ એ છે વિશ્વાસ નહીં કરી પછી સામા માણસ કે પણ એમાં વિશ્વાસ ન કરીએ વિશ્વાસ નથી આવતો મને તો આવે વિશ્વાસ કેમ આવે છે વિશ્વાસ આવે છે તમારા મને તો વિશ્વાસ જાય જાય મળી ગયો વડોદરામાં મારી છોકરીને મને જેલમાં ગાડી નહીં થાય નહીં થાય જેલમાં ગાડી અને હાર ધરાવતો અને છોકરી તો બહુ એ થઈ કારણ મોગ કાઢી દીધેલો છે એને કોઈ પણ દુઃખ આપી નથી એક દુઃખ આપતું જ તમારે બાજુ બાજુ ઘર નાનું છે આમ નાનું ઘર ઉપર હિસાબ ના કરે એ પોતે ઘરે કહેતો હોય મને ચિંતા નહીં થતી એવું સાથી સુધી બોલતો હોય મને ધ્યાનનો કાર્ય હોતો નથી એવું સાથી સુધી બોલતો હોય આપણે ઘણી મોકલક છે માં બોલી શકે નહીં કોઈ વર્લ્ડમાં કોઈ જન્મેલો એમ નથી કે હું કઈ મને ચિંતા નહીં થતી કાયમ માટે બોલી શકે આખું ચિંતા નહીં બધી જ્ઞાન એ લોકોને ને શું જાણે છે ભગવાન મહાવીરે કહ્યું કે પહેલામાં માં ચીજ ફિલ્મ અંતરાયક્રમ દેવા અને તે વિતરાગો લોકો મહાવીર ભગવાન બીજો ને બીજો ચાલે અંતરાય તો નિકાલને કે ક્યાં અંતરાય ને કાઢવાનો શું રસ્તો તમારી અક્કલ ના કાઢવા ને તમારી જે અક્કલ છે ને એ કાઢવા અલગ જ છે આ બધાને માફી તમે તો અમે આ પછી બોલે બોલે અમદાવાદ બોલે હવે બોલનાર છે ક્યાં વર્લ્ડમાં કોઈ માણસ જઈલો નથી બોલે ગાડો બોલે અને એક સાચું બોલે બે બોલે ગાડો બોલે ગાડાનો બાપુ શું જાય બોલે ના બોલે ગાડો હવે આ ગાડા છે સરકાર રાજમંડળ બધા આ પંડિતજી ગાડા છે ગાડા છે પછી આપણે બહુ બહુ જીવું બહુ ચિંતા ના કરી શું અબજ રૂપિયા આપતા આ વસ્તુ અમારી જોડે તંગ ના થાય અમારે તંગ થાય છે એક અબજ રૂપિયા સંતોષ ના કોઈ બચત બકરા કોટે બધે શું આપવા આવે લે નહીં તમે કઈ જતું સંતરાઈ કરું છું તો રોબરૂ આપવા આવે અહીં છે કોઈ આજે આપણા કોઈ વિવાદ છે ચાલીસ હજાર માણસ ચાલીસ હજાર આ સંસારમાં મોક્ષ થયું કે નહીં સંસારમાં પણ મોક્ષ અનુભવ થાય કે નહીં થાય સંસારમાં રહીને આ દુનિયામાં ભગવાને એમ કહ્યું એ બે પ્રકારની ગતિ છે બે પ્રકારની ગતિ એક સંસારી ગતિ સંસારી આત્મા અને એક સિદ્ધ આત્મા આત્માની બે હોય એટલે સંસારી માટે સંસાર જ હોય ને આ બધા સંસારી ત્યાગી હોય તે સંસારી બધા સંસારી સંસારી ભક્ત કોણ ના કહેવાય કે આ તમારા અમારું જ્ઞાન લીધે છીએ એ સંસારી ના કહેવાય અમારું જ્ઞાન લઈ ગયા છે અને જે આત્મધ્યાન ધ્યાન બિલકુલ કરતા નથી આત્મધ્યાન બૌદ્ધ ધ્યાન ક્યારેય પણ કરતા નથી તમારે થાય છે આત્મધ્યાન ધ્યાન હા તે આત્મધ્યાન તમે આખો દાડો કર્યા કરે તમે સમજ પડે ને આત્મધ્યાન ધ્યાન કરતા ઘર કરતા કરતા અને બરોબર પોણા બાર થયા તે વખતે હાથા તમે તમારા ઘર પૂછતા પૂછતા એટલે તમે શું કહો એમને આવો બધા સ્વાગત કરો ત્યાંથી હું આ કરે આપડે તમને અપમાન કરે અપમાન કરે એનું નામ હસ્તિમલ હસ્તિમલ હસ્તિમલ હસ્તિમલ ને હસ્તિમલ ના લાય કેમ કે અંદર એવી અંદર એવી સમસ્યા હવામાન ઉપર આક્રમણ રમાની પર આક્રમણ ધ્યાન મેળવતો ધ્યાન લોક છે તમારે જે આવે એ લક્ષ્મીદાર વાપરવા છે કરો પચાસ લાખ પચાસ પાંચ હજાર પાંચ હજાર પણ રોગ નહીં રાખવાનો રોગ એટલે શું કે દરેક ના પોતા ગમે તો લેસ થાય મારો ભેગો આપો એમાં આક્રમ છે એ આક્રમણ ધ્યાન તો બીજાને દેખીને કસરત કરા તમને અપી કરે એ કસરત કરે છે કસરત ચાર ચાર کسی کو دے دیں ہم ناپ کے تھوڑا کھینچے اس لیے کھینچے کہ اپنے کو کھینچے کم نہیں جا رہے گا اپنا پاس ہوا پڑے گا یہاں કોકમાં ભરાયેલું ગમે તે તમે તમારું પોતાનું હોય તે વાપરો તેનો વાંધો નથી પણ જે ભરાયેલું છે ત્યાં બધું કહે આપડે શું કહે પારકું પારકું દાદાજી આપનું છે તમને કાંઈ થઈ શકે અણહરનું એ બધું રોજ એ ચાલી લોકો એમ કે છે કે પારકાનું લીધું એ રહેતું નથી પારકાનું લીધેલું એટલે અણાકનું લીધેલું રહેતું નથી પણ કઈ જાય કે જાય કેવી પાછું જાય બીજાની ખિસ્સામાંથી હોય તો દસ જાય જાય જાય કોઈ જાય હા બે પોઈન્ટ કરું ને આ ગમત છે નાણું નાણું છે છે બધા પાસે ઘણું છે હે બધે અમુક કાળ વિચાર પછી ના ચાલે تم سارے مارے کلین موق نہ શુદ્ધ થયા પછી બોલાય જ્યાં સુધી પાપ છે રાતે બોલાય છે આપણે નસો કરીએ નસો નશામાં એટલા બધા લીન થઈ જાય કે પછી આપણે સંસાર નું ભાન નહીં રહે એટલે પછી ક્લીન થઈ જાય કામ પછી આપણે નશો કરીએ જે બીજા તરફ ના થાય કામ ના છે પણ તમારે જઈને કામ કરવા ના છે તમે કેમ લાગે ભગવાન તો ના થાય વાત નહીં એ લોકો આપણે વ્યવહાર થાય એ સંભોગ થી સમાધિ માને છે તો ભગવાન તો બિલકુલ ભગવાન તો સંયમ થી સમાધિ આપે શું કે સંયમ થી સમાધિ છે ઉભે રસ્તે છે એટલે આપણે ઘેર પડે નહીં એના કરતા આપણા આચાર્ય મહારાજ બહુ સારા કે ત્યાં ત્યાગી અને લક્ષ્મી પણ સ્વીકારે નહીં એ તો લક્ષ્મી સ્વીકાર ને દેવ સ્વીકાર એટલે આપણા કામના નહીં બીજા લોકોને ભલે કામ ના પડે તમને કેમ લાગે ભગવાન ના વિરોધી હોય તેમ જોઈએ આપણને જોવું પડે છે વિતરાગો કહેલો માર્ગ જ હોવો વિતરાગ ના વિરુદ્ધ નો માર્ગ કોઈ આપણે કામનો નહીં તમને બહુ ગમ્યો એ વાત બહુ પસંદ કરે એ વાત આપણને શોધે નહીં આપણને શોધે નહીં તમને કેમ લાગે છે વાત વિતરાકો નો કહેલો માર્ગ એના કરતા આપડે સાધુ આચાર્ય સારા કે આવો તો શું છે લક્ષ્મી અને સ્ત્રીના પરિત્યાગી કહેવાય કેવું સંયમ છે આ તો સંયમ કરી વાત હતી હવે તમે પાંચ છે જાણવું તો પડશે એ જાણશો એટલે પછી જાગૃતિ નું શું થાય કે આ તો જાગૃતિ જ નહીં આખું જગત ઉઘાડી વાતાવરણ ઊંઘે છે ઊંઘાથી કેમ કે પોતાનું પોતાનું હિતાહિત નું ભાન નથી સંસારી હિતાહિત નું ભાન છે આજે મારા છોકરા શું થશે એ બધું એનું ભાન છે પણ મારું પરલોક માં શું થશે એટલે આ લોકો ને પરલોક બંને બગાડે છે અને ગયા ના છોકરા ને મરી ગયો ત્યારે રમતો પેલા ન ન છોકરા પાછા અહીં આવે પેલા બોલી ગયા ના છોકરા એટલે વિધાઉટ એની કનેક્શન થઈ ગયા મેટનેસ જાગૃતિ લાવી છે સંપૂર્ણ જાગૃતિ એનું નામ કેવું સંપૂર્ણ જાગૃતિ એનું નામ કેવું આ તો જાગૃતિ જ નથી જાગૃતિ કેમ આવે એટલે બીજક પરિણામ બનતી જાય કંટાળી ગયા ત્યાં કંટાળી ગયા તો અમારી આજે અમારા બે દિવસ સુધી અમારી આજ્ઞા પાડો બે દિવસ બરોબર પદ્ધત આજ્ઞા પાડો પછી એમને અરજી થાય છે પણ બે દિવસ પદ્ધત દાદાની કે કરવાનું દર્દી એ દર્દીએ ને ના કેવું કરે તો આમ કરો થાય ડાક્ટર જે કરે એક કે બે થઈ જાય આવી જો ચિંતા થાય મારી પર તમને ચિંતા થાય મારી દાવો આપણે જ્યાં રહું ધ્યાન થાય ત્યારે દાવો ના થાય બધું જઈને ભગવાન માર્ગ આવી ગયો ના આવી અને મેળવ લક્ષ્મી નહીં કહેવાય તમે થઈ નહીં કહેવાય આ ત્યાગીઓ થઈ ના કહેવાય મંગળ ચંદ ખરેખર ખરેખર શું મંગળ ચંદ નામ છે કોઈ નામ કાઢી નથી તો તમે માની લીધું હું મંગળ ચંદ એટલે તમે બીજા મંગળ ચંદ તો તમે કોણ છો એ કહો બહારથી મંગળ હા પણ બીજું શું તો બીજું કોણ છે ધ્યાન લેવા મટી જાય ચાર પ્રકારના એમાંથી બે બંધ થઈ છે કે બે કલાકમાં માણસ નો ભોગ દુનિયા કોઈ ભરેલું આશ્ચર્ય વિતરાગો નું વિતરાગો નું રહસ્ય છે શું છે તો ચાલીસ હજાર પાણી હજી બે બે ત્રણ લાખ ભાવ છે ફૂલ જોશે એમાં પુના કાકા ની પણ છૂટા બંગલા બંગલા થઈ ગયા હોય તો આત્મા શુદ્ધ થઈ જાય ઘણા બેન ક્યાંના છે ભગવાન અરે ડાંગર મન ઉપર કાબુ જમાવે એ મન મનને વશ કરે ત્યારે મોક્ષ દાદા આપણે અઢી તારીખ ની આરાધના કરીએ તો બહુ પૈસા અપાવે પણ એ પુણ્ય માટે અપાવે પાપ માટે આપણે અઢી જે દેવીઓ હોય એની આપણે આરાધના તમારા ભાવ જેવો ભાવ હોય ને એવું એ પુણ્ય ગરબા એ જેવો ભાવ હોય ભાવ જો તમારો મોક્ષે જવાનો હોય અને એના માટે પૈસા લેવા હોય તો છે તે પુનાલું બધું પૂરું અને ભાવ તમારે આ સંસારમાં સુખ પાછા ભોગવવાનો હોય તો પાપાનું બધું પૂરું થાય પૈસા કેવી રીતે પૈસા અપાવે અધિષ્ઠાયક તમારું પૂર્ણ હોય ત્યાંથી નક્કી થયેલું છે નક્કી એટલે એ જો થાય ને આપવા નથી આવ્યો હું નિમિત્ત હા તમારો હિસાબ હોય તો તમારો હિસાબ હોય તો હું ભેગો થયું ભેગો થયો માન્યામાં આવે માન્યા પણ ના આવે ચોખ્ખું હોવું ના લે પિસ્તરી આવે માન્યા આવે ને ગભરા આત્મા સુર ગયા તેરા ક્યાં હોના કા ચાલા પૂજ્યા નહીં આત્મા સુર ગયા ક્યાં આત્મા ચાલા પૂજ્યા કઈ બતાવ્યું ہوتا ہے اور جاتے ہیں اور ایسا ہو ہے اس کا اتنا ہی سمے تھا بنا رہا અમે બધા બધું એવું જ્ઞાન આપીએ કે જેનાથી આ જગત કેવી ચાલે છે કોણ ચલાવે છે તમે કોણ જો આ બધું ત્યાંના આધારે છે ચાલે આ બધું દાડો દાડો વરે ને જાનના એ મગજતા કે બુદ્ધિમતા જાનના હૈ જાનના હૈ બુદ્ધિમતા એ મગજતા બુદ્ધિ વગર નો માણસ સંસારમાં મૂર્ખ કહેવાય ના બુદ્ધિ ના આવે બુદ્ધિ બુદ્ધિ જ્ઞાન બુદ્ધિ એ અધર્મ બુદ્ધિ અને બુદ્ધિ અલગ અલગ એમ પૂછે છે હા કોણ પૂછે છે જ્ઞાન અને બુદ્ધિ અલગ અલગ છે બુદ્ધિ ઇમોશનલ કરે માર્ગ ઇમોશનલ એટલે લાગણી ભાવ કરે આપણે આમાં દુઃખ દુઃખ થાય જે બુદ્ધિથી આ સારું એવું કરીએ આપણે બુદ્ધિથી ઇમોશનલ કરે ઇમોશનલ એ આ ગાડી બોટલ માં થાય છે ને એ ગાડી બોટલ થાય શું થાય ગાડી બુદ્ધિ ઇમોશનલ થાય શું થાય એક્સિડન્ટ થાય માં અને બુદ્ધિ બુદ્ધિ એ શું છે સૂર્યનું પ્રકાશ એ અરીસા પર લીધો અરીસા પર પડે છે એ ડિરેક્ટ પ્રકાશ કહેવાય અને અરીસાનો માખો ઓછો હોય તેનો રસોડામાં પ્રકાશ આવે ને એ રસોડામાં બુદ્ધિ ઇન્ડાયરેક્ટ રસોડાનો અને નિર્દેશ પ્રકાશ જ્ઞાન અને આખા જગતના અહંકારી જ્ઞાન એવું અહંકારી જ્ઞાન બુદ્ધિ અને નિરહંકારી જ્ઞાન એટલે જ્ઞાની નામ બુદ્ધિ હોય તે જ્ઞાન કહેવાય એને ક્રિયા કશું કરે હોય એમની બુદ્ધિ રહી તો હા જ્ઞાનની બુદ્ધિ થી રહીત હોય જ્ઞાનની બુદ્ધિ રહીત હોય સાચા જ્ઞાની સાચા જ્ઞાની જે મોક્ષ દાતા કહેવાય કેવા કરે અમારા બુદ્ધિ કરે છે હવે કઈ બધે હવે કર્મ કરી દેવાના તો ખરેખર કેમ કેમ છે આત્મા શું છે નમ્રતા હા કઠોર પરિણામ ના હોય નમ્ર પરિણામ આમ આમ ના હોય સરળતા હોય બરોબર થવું જોઈએ જપો નહીં મોક્ષ તમારે ગેસ બેન જોઈએ છે ઉધાર ગેસ બેન જોઈએ છે ઉધાર રોકડું ભોગ થઈ જાય ઉધાર ને રોકડું એમને આપી ચાલશે એમના જેવું હા એનો સંયમ કરી છે શું છે બોલો બોલો કામ શું છે તારો મોક્ષ છે નહી તો મોક્ષ થાય નહીં એમાં બધા કસાઈ કાઢી નાખાશે ને કસાયો જાય લોકો એટલો રવા દેવો છે તમે કહો છો તમે ગેરહાજરી કઈ મને કહી દો ને તો આ પછી આગળ આપજો ના આવે ના આવશે મારે મને કોટ કયા મળે તો લોકો બહુ કાઢી નાખો બધું جی اپنے گریب کھے تو اپنا ઘણી બધી હોય ત્યાં બીજું દુઃખ થતું નથી ને જીન નું સાંભળે જીન નું જે સાંભળે તે બધા જય કહેવાય ગીર એટલે આત્મજ્ઞાની ગીર એટલે આત્મજ્ઞાની અને આત્મજ્ઞાની સાંભળે બધા અને દિનેશ્વર એ આત્મજ્ઞાની ભગવાન કહેવાય ગીર એટલે આત્મજ્ઞાની અને દિનેશ્વર તો ગીર નું સાંભળે અને આત્મજ્ઞાની پر ہے وہ دفاع لیتے ہیں تو آپ کو لے کر ڈور لگاتا ہے آپ کی وہ ٹائم ज्ञान लेने के बाद आपने बराबर समझ लेना चाहिए कि क्या बात है विज्ञान क्या है संयम होना चाहिए संयम क्रोध मान मार ज्ञानी को भी क्रोध हो सकता है है ज्ञानी को क्रोध आ सकता है જ્ઞાની ને ક્રોધ આવે કોને? જ્ઞાની ने જ્ઞાની ને જ્ઞાની એટલે અમને ના આવે પણ બીજા બધા હું જેને જ્ઞાન આપું ને એને તો એ પોતાની વગર મહેનતે પ્રાપ્ત થયેલું છે ને એટલે પણ એને એને પણ ક્રોધ ઉડાડી દીધો હોય છે ફક્ત તમને દેખાય ખરું કે ભૌગોલિક દેખાય તમને આત્માનું ના હોય બાકીનું હોય તો ભોગવવું છે ને ઉદય કર્મ તો હોય આત્માનું ના હોય આત્માનું ચિંતા થાય ચિંતા થાય આ તો વિજ્ઞાન છે આપણું વિજ્ઞાન છે આ બટન દબાવો તો લાઈટ થાય ને આ બટન દબાવો પંખો ધ્યાન થાય તમે પંખો ફેરવો ભૂલ થાય તો પછી આખી રાત માર્યા જાય ને એવું વિજ્ઞાન છે આમાં સહેજ ભૂલ થાય ચાલે અમારી પાસે પડવું છે એમને અહીંયા આગળ આવતા હોય આ તો કરોડ રૂપિયા આપતા આ જ્ઞાન મળે નહીં અબજો રૂપિયા આવતા વાપરવાનું ના મળે અમને ભેગો થયો તે મોટી જબરદસ્ત પુણ્ય સાહેબ જોના શેઠ ની કેટલી પુણ્ય જાગી ત્યારે મને ભેગા થયા થઈ ગયા પૂછો ને તમે મને કોણ દેવો રાજા મનુષ્ય એકલા જ કરતો એ કેટલી વાત લાગે પ્રમાણ અને બાહ્ય પવિત્ર છે નહીં આવી પ્રવૃત્તિ આવે છે સર્વજ્ઞ રાગ પણ સક્ષમ હોવો ન જોઈએ એટલે પરિગ્રહ ના કરો કપડા ના કરો પરિગ્રહ નથી કરો રાગ તો ખરો કે નહીં રાત રાત રાગ તો ખરો કે નહીં આ મન વચન કાયા જે છે ને તે વગેરે છે તેને પરિગ્રહ કરવો મન વચન કાયામાં જે છે ને એને ઉપરનો મહત્વ ભાગ છે કે રાગ છે કે નહીં એ પરિગ્રહ છે કે નહીં આ મન વચન કાયા જે છે એના ઉપર મમત્વ ભાવ છે કે રાગ ખરો કે નહીં એને પરિગ્રહ હા એટલે પછી પરિગ્રહ થયો આ પરિગ્રહ થયો તો આ પરિગ્રહ છોડવાનો આ દેહ ને લાગો નથી કરવાનો આત્મા ને લાગો કરવાનો છે આ વાત રાગ સમજ્યા નહીં આને પછી રાગદેશ વગર રાગદેશ વગર બધા છે ને રાગદ્વેષ છે એમ છે આ પંડિતજી બધું મિથ્યાથી ના દેખાય બધું ઊંધું એમને પૂછવાનું તમારે સરિયામાં થોડો વિરામ જ્યાં મૂર્તિઓ પેલા સગાડતા હતા ત્યાં ઘણા બધી છોકતા બેઠા સગાડો હતો બોલે અને ચહેરો બોલે કાઢી નાખતા કાઢી નાખતા એવું આમ જોતા શીખ આવે વિદ્યાર્થી ને આવે છે વિદ્યાર્થી જો જોઈએ તો ઊંધું જ જોઈએ કશું જોતા કે આવે તમને જરા ઊંધું દેખાતું હતું ને બધું આ થતું એવું દેખાય એટલે તમારી પર કસાય ભાવ થાય નહીં જો આત્મા દેખાય થાય પરિણામ બગડે પરિણતિ જ નહીં સ્વપરિણતિમાં રહે છે એ પંડિત છે પણ સ્વપરિણિતિ માં રહે છે આ રાજમહેલ હોવું રાજમહેલ આવ્યો ને આ તો અમે વિનંતી કરી કે અમારા ગામમાં પધારો આ પધાર્યા તો અહીં તો ઘરાકી થઈ એટલે પાછું જવાનો વિચાર કર્યો કાલે હવે પાછું ઘરાકી વખતે રજા થાય રહે ઘરાકી અમે કહીએ પણ માનવા આવે છે આમ તો પરમાત્મા બધા આ પરિગણી છે પરમાત્મા બધા આ પરિગણી એ નથી એવું નથી આપડે ગાર પડે ને ખબર પડી જાય ના પરમાત્મા અપરિગણી હા અપરિગણી છે જ નહીં આપડે ગાર પડે ને ત્યાં ખબર પડે તો ના કરે ને આવા તો બાબાઈ કરે છે આવા તો બાબાઈ કરે છે પૂજે માટે લક્ષ્ય છે કે દોલ મારે ને કસાય ના કરે એવું તો બાવા હોય કરે છે ઊંઘે માથે લટકે છે અને અરે કશું રાખતા નથી અને અમે ફરી ફરી જતા નથી આ ગોરખોર હારી ગઈ ગોરખોર હારી ગઈ ગોરખોર હારી ગઈ એવું બાવા કરે છે એટલે બધા હારી કરે એટલે દૂધ નાખી દેવું અમે કહીએ છીએ કે આ થઈ છો તમે થઈ છો